એ આવો આવો આવી ગયા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વિક્રમ આવ્યો છે અનિશા છે ઓહો હો હો હો હો આવો આવો વરસાદમાં નાઈને આવ્યા લાગો છો એને હા મને ખબર પડી ગઈ સાંભળો સાંભળો આજે હું તમને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છું હો વાર્તાનું નામ છે કરતા હોશો કીજીએ એટલે કે જે કરતા હોય એ કરો ભાઈ સાહેબ બીજું કંઈ ન કરો સાંભળો સાંભળો એક હતો કાગડો ક્રા ક્રા ક્રા બોલે એ તો રોજ નદી કાંઠે જાય અને બગલા સાથે બેસે એમ કરતા આ બંને ભાઈ બંધ થઈ ગયા બગલો માછલા પકડે અને કાગડાને ખવરાવે કાગડો તો ક્રા ક્રા ક્રા કરતા એની મોજ લૂંટે હો ભાઈ બગલો નવી નવી રીતે ને નવા નવા માછલા પકડે કાગડાને તો રોજ નવા નવા ભોજન મળે ભાઈ બગલો આકાશમાં ઉડે ઊંચો ઊંચો ઊંચો ઊંચો ઉડે અને નીચે નજર રાખે પાછો હો માછલું દેખીને સર કરતો સરખે લાંબી લાંબી ચાંચ પાણીમાં નાખે ને પગ ઊંચા કરે ને પટ દઈને માછલું પકડે ને પાછો કાંઠે આવે કાગડો રોજ રોજ આ બધું જુએ હો ને એને એમ કરવાનું મન થાય એ મનમાં ઘણી વાર વિચારે ચાલ ને આપણે એમ કરીએ એમાં મોટી શી વાત છે ઊંચે જવું નીચે નજર રાખવી માછલું દેખીને નીચે આવવું ને ચાંચ લંબાવીને પાણીમાં નાખવી ઊંધે માથે થવું ને પગને ઊંચે રાખવા માછલું નહીં પકડાય તો જશે ક્યાં ક્રા ક્રા આવું એ તો વિચારે અને એક દિવસ આવું વિચારીને કાગડો તો આકાશમાં ઉડો ઊંચો ઉડો ઊંચો ઉડો ઊંચો ઉડો પણ કાગડા ભાઈ તે કેટલું ઉડે એની ઉડ તે વળી કેટલી ત્યાં તો પાણીમાં એને માછલું દેખાયું હો ભાઈ કાગડાભાઈ ઝડપ દઈને હેઠે ઉતરા પગ ઊંચા રાખ્યા અને ચાંચ નીચે કરીને જટ લઈને માછલું લેવા ગયા પણ ત્યાં તો માછલું આઘું ખસી ગયું અને ચાંચ કાગડાભાઈની લીલમાં ભરાઈ ગઈ પાણીમાં લીલ હોય ને હા પગ ઊંચા રહી ગયા અને ભાઈ સાહેબ તરફડિયા મારવા માંડ્યા હો ઘણી મહેનત કરે પણ માથું ઊંડું ને ઊંડું ઉતરતું જાય બુડબુડિયા બોલે ત્યાં બગલો આવ્યો બગલાને દયા આવી અને કાગડાને માન માન ખેંચીને બગલાએ બહાર કાઢ્યો પછી કાગડાને બગલાએ કહ્યું ભાઈ કરતા હોશો કીજીએ ઓર ન કીજે કગ માથું રહે વાળમાં ને ઊંચા રહે બે પગ કરતા હોય એ કરો પૈસા ઘાગડો તે દિવસથી સમજી ગયો અને બગલાની ચાલે ચાલવું ભૂલી ગયો ભાઈ તો બોલો લો મજા પડીને તમને બધાને ચાલો આવજો આવતીકાલે હું તમને સરસ વાર્તા કહેવાનો છું હો ભાઈ આવજો